આળસને કહો અનવિદા બ્રાયન ત્રેસી પ્રકરણ ત્રણ એસી વીસના નિયમને અમલમાં લાવો આપણી પાસે હંમેશા પૂરતો ટાઈમ હોય છે જો આપણે ટાઈમનો સદઉપયોગ કરીએ તો જ્હોન ગટે નિત્ય જ્ઞાન ઓડિયોઝ એસી વીસનો નિયમ બહુ જાણીતો છે જીવનના ઘડતરમાં ટાઈમ મેનેજમેન્ટનો આ સૌથી ઉપયોગી નિયમ છે તેને પેરેટો પ્રિન્સિપલ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે અઢારસો પંચાણુંમાં ઇટાલિયન અર્થશાસ્ત્રી વિનફ્રેડો પેરેટોએ આ સિદ્ધાંતને શોધી કાઢ્યો હતો પેરેટોએ જોયું કે સમાજના લોકોના બે ભાગ પડી જાય છે એક ભાગ જેને પેરેટો એટલે કે વ્હાઇટ વ્હાઇટન ફ્યુ અગત્યના થોડા લોકો કહેવાતા હતા તેમાં લગભગ ટોચના વીસ ટકા લોકોનો સમાવેશ થતો હતો બાકીના ત્રિવિયન મેની બિન અગત્યના બહુ લોકો જેમાં નીચેની હરોળમાં એંસી ટકાનો સમાવેશ થતો હતો આ સિદ્ધાંત વિશે વધુ વિચાર કરતા પેરેટોને ખ્યાદ આવ્યો કે મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓમાં એંસી વીસનો નિયમ લાગુ પડે છે દાખલા તરીકે તમારી વીસ ટકા પ્રવૃત્તિ એંસી ટકા પરિણામો માટે જવાબદાર હોય છે તમારા વીસ ટકા ગ્રાહકોમાંથી તમને એંસી ટકા આવક થતી હશે તમારી વીસ ટકા પ્રવૃત્તિમાંથી તમને એંસી ટકા નફો મળતો હશે તમારા વીસ ટકા કામોનું મૂલ્ય એંસી ટકા જેટલું સાબિત થશે આ રીતે લગભગ મોટાભાગની બાબતોમાં આ એંસી વીસનો નિયમ લાગુ પડતો જોવા મળે છે તેનો અર્થ એ થાય છે કે તમે દસ કામની યાદી તૈયાર કરશો તેમાંથી બે એવા કામ હશે જેનું મૂલ્ય એંસી ટકા વધુ હશે આ બે કામ અન્ય કામ કરતાં પાંચથી દસ ગણા વધુ અગત્યના સાબિત થશે કામની સંખ્યા સામે કામનું મહત્વ આ એકદમ રસપ્રદ એનાલિસિસ પણ જાણી દો તમે જે તમે જે દસ કામની યાદી તૈયાર કરશો તે દરેક પાછળ તમારે લગભગ સમાન ટાઈમ આપવો આપવાનો થશે તેની સામે આ દસમાંથી એક કે બે કામો એવા હશે જેના કારણે તમને બાકીના કામો કરતાં દસ ગણું વધુ વળતર મળશે ઘણીવાર એવું પણ બની શકે કે તમારી દસ કામની યાદીમાંનું કોઈ એક કામ એટલું અગત્યનું હશે કે બાકીના નવે નવ કામ કરતાં વધારે મૂલ્યવાન સાબિત થાય આજ એક એવું કામ છે જેને તમારે સૌથી વધારે પ્રાયોરિટી આપવાની છે તમને શું લાગે છે કયા કામ માટે માણસ સૌથી વધારે આળસ કરતો હોય છે કમનસીબે એવું બનતું હોય છે કે વ્યક્તિ જીવનના અને કારકિર્દીના સૌથી અગત્યના વીસ દસ કે વીસ ટકા કામો માટે જ આળસ કરતી હોય છે જીવનમાં જે જે કામ જે જે કામો વિશે વિચાર્યું હોય તેમાંથી સૌથી ઓછા અગત્યના હોય તેવા એંસી ટકા કામો પાછળથી જ મોટાભાગનો ટાઈમ વેડફતો હોય છે અગત્યના થોડા કામને બદલે બિન અગત્યના બધા કામ બિન અગત્યના બધા કામ પાછળ સૌ કોઈ વ્યસ્ત થઈ જાય છે તેને કારણે ધાર્યું પરિણામ ભાગ્યે જ આવતું હોય છે પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો પરિણામ પર નહીં કોઈ વ્યક્તિ દિવસભર કામમાં વ્યસ્ત રહેતી હોય છે પણ ભાગ્યે જ કોઈ પરિણામ લાવી લાવતી હોય છે એવું તમને જોવા મળ્યું હશે મોટા ભાગે તેનું કારણ એ હોય છે કે લોકો દિવસભર એવા કામમાં રચ્યા રચ્યા પચ્યા રહે છે જેનું ખાસ કોઈ મહત્ત્વ હોતું નથી તેની સામે અગત્યના એક કે બે કામ જે ખરેખર પહેલાં કરવા જોઈએ અને જેને કારણે ખૂબ ફાયદો થવાનો હોય છે તેને હાથ પર લેવાનું ટાળતા રહે છે બિનજરૂરી ટાઈમ વેડફવા વેડફ્યા કરતાં કર્મચારીઓ પોતાના અને કંપનીના હિતમાં હોય તેવા અગત્યના કામને પાછળ થેરિયા કરે છે દિવસ દરમિયાન કરવા જેવું સૌથી અગત્યનું કામ મોટાભાગના લોકોને અઘરું અને કંટારાજનક લાગતું હોય છે તે કામ પૂરું કરવાથી કેવું સારું પરિણામ પ્રાપ્ત પ્રાપ્ત થશે તેનો ઘણીવાર તેમને ખ્યાલ હોતો નથી તેના કારણે તમે જો નિપુણતા દાખવવા માંગતા હો તો હંમેશા ટોચના વીસ ટકા કામ પર ધ્યાન કેન્દ્રિત કરજો નીચ નીચની હરોળમાં એંસી ટકા કામ પાછળ તમારો ટાઈમ અને શક્તિ બરબાદ કરશો નહીં કોઈ પણ કામ હાથમાં લેતા પહેલાં તમારી જાતને પ્રશ્ન પૂછો શું આ કામ અગત્યના અને ટોચના વીસ ટકામાં આવે એક છે કે પછી બિન અગત્યના એંસી ટકા કામનો હિસ્સો છે નિયમ નાના નાના કામો પહેલાં પટાવી દેવાની લાલચ નહીં રાખવી એક વાત યાદ રાખો તમે જે કામ વારંવાર કર્યા કરશો તે તમારી એક આદત બની જશે આવી તેઓ પછી છોડવી મુશ્કેલ છે તમે તમારા દિવસની શરૂઆત ઓછામાં ઓછા મહત્ત્વના કામોથી કરશો તો તે તમારી આદત બની જશે તમને નાના નાના કામ જ હાથ પર લેવાની ટેવ પડી જશે તમારે આવી આદત ખરેખર પાડવી જોઈએ નહીં અગત્યના કામ પર સૌથી પહેલું ધ્યાન આપવામાં આવે તે સૌથી જરૂરી છે એકવાર તમે અગત્યનું કામ આરંભી દેશો તે પછી તમને જે તમને જ તે કામ પૂરું કરવાનો ઉત્સાહ જાગશે તમારા મનને પણ હકીકતમાં વધુ અગત્યના કામો પર કામ કરવું વધારે ગમે છે તમારા મનને તમે ખુશ રાખવા માંગતા હો તો અગત્યના અને મોટા કામને પહેલાં હાથમાં લો નાના નાના કામો તો વચ્ચે થતા રહેશે જાતે જ બનો પ્રેરણા સ્ત્રોત તમે અગત્યના કામને હાથમાં લેવાનું અને તેને પૂરું કરવાનું વિચારશો તે સાથે જ તમારામાં એક ઉત્સાહ જાગશે મહત્વના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે તમારી આળસને ખંખેરી શકશો આ એક હકીકત છે કે અગત્યનું કામ પણ એટલા જ ટાઈમમાં પૂરું થઈ જાય છે જેટલો ટાઈમ તમને નાના નાના કામો પાછળ બગાડશો તેથી પહેલાં નાનું કામ હાથમાં લેવાને બદલે તેટલા જ ટાઈમમાં મોટું કામ પાર પાડી દેશો તો તમને એક મોટી જવાબદારી પૂરી થયાની રાહત થશે કશુંક અગત્યનું હાંસલ કરી શકાયું છે તેનું ભાન થાય તેનું ભાન થતાં તમારા ઉત્સાહ ઉંતાનો વધી જશે પહેલાં નાનું કામ હાથમાં લેશો અને પૂરું કરી નાખશો તો તેનાથી કોઈ આત્મસંતોષ મળશે નહીં ટાઈમનું મેનેજમેન્ટ હકીકતમાં આપના જીવનનું મેનેજમેન્ટ છે ટાઈમને તમે જે રીતે સાચવો છો એ રીતે જ તમારું જીવન તમને સાચવ્યું ગણાશે ટાઈમની સંભાળ લેવી એટલે જાતની સંભાળ લેવી ટાઈમનું મેનેજમેન્ટ હકીકતમાં સહેલું છે તમે એક પછી એક જે પ્રવૃત્તિ કરો તેના ક્રમ પર તમારું નિયંત્રણ હોય તેનો અર્થ એ કે તમે ટાઈમનો સદુપયોગ કરી રહ્યા છો હવે પછી તમે કયું કામ કરવાના છો તે નક્કી કરવું એ જ ટાઈમનું આયોજન થયું હવે શું કરવાનું છે તેનો નિર્ણય લેવા માટે તદ્દન સ્વતંત્ર છો આ નિર્ણય તમે કઈ રીતે લો છો તે બહુ અગત્યનું છે હવે હવે પછીના કામ વિશેનો નિર્ણય જેટલી વધુ સારી રીતે લઈ શકશો એટલી વધુ સારી સફળતા તમને જીવનમાં અને કારકિર્દીમાં મળશે એસી વીસના નિયમને અમલમાં લાવો એક તમારા જીવનના દરેક અગત્યના કામો પ્રોજેક્ટ લાંબા ગાળાના હેતુઓ નિર્ધારિત લક્ષ્ય અને માથા પરની જવાબદારીની એક યાદી આજે જ તૈયાર કરો હવે એ નક્કી કરો કે આમાંથી ટોચના દસ કે વીસ ટકા એટલે કે સૌથી વધુ અગત્યના કામો કયા છે બાકીના એંસીથી નેવું ટકા કામો એટલા અગત્યના નથી તે સમજી લો બે આજે જ નિશ્ચય કરો કે તમે તમારો વધુમાં વધુ ટાઈમ અગત્યના કામો પાછળ આપશો તમારા જીવન અને કારકિર્દી માટે જે સૌથી મહત્ત્વના છે તેને સૌ પહેલાં હાથમાં લેજો તેની પાછળ સૌથી વધુ ટાઈમ આપજો અને બાકીની ઓછી અગત્યની પ્રવૃત્તિઓ પર ઓછો ટાઈમ બગાડજો ઈચ્છા જાગે આળસ ભાગે પ્રકરણ ચાર પરિણામનો વિચાર કરો દરેક મહાન માણસ મહાન અને દરેક સફળ માણસ સફળ એટલા માટે બન્યો કે તેણે પોતાના તમામ શક્તિઓ કોઈ એક લક્ષ્ય પાછળ કામે નગાડી દી ઓરિસન સ્વેટ માર્ડન દુરંદેશી ધરાવતી વ્યક્તિ તેને કહેવાય જે કહી શકે કે અમુક કામ કરવાથી કે અન્યની અવગણનાથી ભવિષ્યમાં કેવા સારા કે ખરાબ પરિણામો આવી શકે છે કોઈપણ કામ કે પ્રવૃત્તિનું તમારા માટે કે તમારી કંપની માટે કેવું પરિણામ આવશે તેના આધારે જ તેનું મહત્ત્વ નક્કી થતું હોય છે પરિણામના આધારે તમારા કામની મહત્ત્વ મહત્તા નક્કી કરો એ જ તમારું સૌથી અગત્યનું કામ છે હાર્વર્ડ યુનિવર્સિટીના ડૉક્ટર અલ્બર્ટ બેનફિન્ડે લગભગ પચાસ વર્ષના સંશોધન પછી કહ્યું કે લાંબા ગાળાની ધારણાઓ બીજા શબ્દોમાં કહીએ તો દુરં દુરંદેશીના કારણે જ અમેરિકા સામાજિક અને આર્થિક રીતે સતત પ્રગતિ કરતું જાય છે લાંબે ગાળે શું હાંસલ થઈ શકે છે તેની સ્પષ્ટતા જો હોય તો વ્યક્તિ બધા જ અવરોધોને પાર કરીને સફળતા મેળવી શકે છે વ્યક્તિની નાતજાત ઉછેર અભ્યાસ કેટલી બુદ્ધિશક્તિ છે કેટલી ઓળખાણો ધરાવે છે તે બધી બાબતો ગૌણ બની જાય છે લાંબા ગાળાની શક્યતાઓ વ્યક્તિને કામ કરવા પ્રેરે છે અને જીવનમાં પણ અને કરિયરમાં તેને સફળ બનાવે છે તમે ટાઈમને કઈ રીતે મૂંઝવો છો અને કેટલા લાંબા ટાઈમ કેટલા લાંબા ટાઈમગાળાને તમે તમારી પ્રગતિ માટે ધ્યાનમાં લો છો તે તમારા જીવનના અગત્યનું સાબિત થાય છે તેના આધારે જ તમારું વ્યક્તિત્વ ઘડાય છે તેના આધારે જ કઈ રીતે તમે વિકલ્પોમાંથી પસંદગી કરીને આગળ વધો છો તે નક્કી થાય છે જે વ્યક્તિ પોતાના જીવન અને કારકિર્દી માટે લાંબા ગાળાનું આયોજન કરે છે તે વધારે યોગ્ય નિર્ણયો લેવા નેતા જોવા મળે છે તે લોકો પોતાના ટાઈમનો ઉપયોગ કેવી પ્રવૃત્તિ કરવી અને કઈ રીતે આગળ વધવું તે વિશે વધારે સ્પષ્ટતાથી નિર્ણયો લઈ શકે છે પોતાના ભવિષ્ય વિશે લાંબવું નહીં વિચારતી વ્યક્તિ આ પ્રકારના નિર્ણયો લઈ શકતી નથી એ સમજદારી દાખવી શકતી નથી નિયમ લાંબા ગાળાના વિચાર કરવાથી ટૂંકા ગાળા માટેના યોગ્ય નિર્ણયો લઈ શકાય છે સફળ લોકો હંમેશા દૂરગામી અને ભાવિનો વિચાર કરનારા હોય છે તે લોકો પાંચ દસ કે વીસ વર્ષ પછી શું તે વિશે અત્યારથી જ વિચારતા થાય છે તેના આધારે તે પોતાના હાલના નિર્ણયોને ચકાસે છે લાંબા ગાળાના હેતુઓને ધ્યાનમાં રાખીને હાલના સંજોગોમાં વ્યવહાર કરે છે તે લોકો વર્તમાનમાં જે પણ કરશે તે લાંબા ગાળાના સમયનો લાંબા ગાળાના પરિણામને ધ્યાનમાં રાખીને જ કરતા જોવા મળે છે ટાઈમનો સદુપયોગ કરો તમારી કારકિર્દીમાં લાંબે તમારા હેતુઓ શું છે તે વિશે તમે સ્પષ્ટ હોવ તો તમે તેના કારણે હાલના તબક્કે ટૂંકા ગાળા માટે તમારા તમારે નિર્ણયો લેવા આવે અને વિકલ્પોમાંથી પસંદગી કરવાની આવે ત્યારે વધારે સારી રીતે કરી શકો છો સામાન્ય રીતે તપાસીને તો જે બાબત અગત્યની હોય તેને લાંબા ગાળે સારા પરિણામો આવતા જ હોય છે જે બાબત અગત્યની નથી તેનાથી ટૂંકા ગાળે કે લાંબા ગાળે કોઈ ફાયદો થતો નથી માટે કોઈ પણ કામ હાથ પર લેતા પહેલાં તમારે જાતને આ સવાલ જરૂર પૂછવાનો છે હું આ કામ હાથમાં લઈશ તો તેનાથી શું પરિણામ આવશે આ જવાબદારી હું પૂરી નહીં કરું તો શું પરિણામ આવશે નિયમ ભવિષ્યમાં શું પ્રાપ્ત કરવાનું છે તેના આધારે જ મોટા ભાગ મોટા આજના કામો નક્કી થતા હોય છે તમારી ભાવિ વિશે તમારા મનમાં કેટલી સ્પષ્ટતા છે તેના આધારે જ તમે તમારા આજના કામો વિશે નિર્ણય લેતા થશો લાંબા ગાળાના હેતુની સ્પષ્ટતાને કારણે તમે હાથ પરના કામોનું કેવું પરિવર્તન આવશે તેને વધારે સારી રીતે મૂલવી શકો છો લાંબા ગાળાના વિચાર કરો સફળ લોકો હંમેશા ટૂંકા ગાળાના લાભો જતા કરે છે કેમ કે તેમને લાંબા ગાળે સારા પરિણામો મેળવવાના છે તેનો અંદાજ હોય છે તેની સામે નિષ્ફળ લોકો અત્યાર સુધી અત્યારે શું ફાયદો થઈ રહ્યો છે તે જ વિચારે છે ટૂંકા ગાળામાં આનંદ મળી રહ્યો છે તો ઉઠાવી લો તે પ્રકારનું વલણ ધરાવતા હોય છે મોકો મળ્યો છે ત્યારે મજા કરી લો એવું વિચારીને લાંબા ગાળાના ફાયદાઓની આવા લોકો અવગણના કરે છે પ્રેરણાત્મક પ્રવચનો આપવા માટે જાણીતા ડેનિસ વૈટની કહે છે નિષ્ફળ લોકો ભય અને કામના બોજાથી છટકવા માટે માનસિક તણાવમાંથી મુક્ત થાય તેવી પ્રવૃત્તિમાં રાચવા લાગે છે સફળ લોકો મંજિલ સુધી પહોંચ પહોંચવા માટે જરૂરી હોય તેવી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઉદાહરણ આપીને વાત કરીએ તો સફળ લોકો કામ પર વહેલા હાજર થઈ જાય છે પોતાના ક્ષેત્ર વિશે જ્ઞાન વધારવા સતત નવું વાંચન કરે છે આવડતમાં વધારો થાય તેવા કોર્સો કરે છે અને ઊંચું વળતર મળે તેવી પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્ત રહે છે તમે પણ આ બધી બાબતોને તમારા જીવનમાં વણી લેશો તો તમારા ભવિષ્ય પર તેની સારી અસર પડશે તેની સામે કામ પર મોડા આવવું માત્ર છાપા વાંચીને સંતોષ નહીં લેવો ઓફિસમાં કોફી પીધી પીધા કરવી સાથે કર્મચારીઓ સાથે ગપ્પા મારે માર્યા કરવા તે બધામાં ટૂંકા ગાળામાં મજા ખૂબ મજા પડી રહી છે તેવું લાગશે પરંતુ લાંબા ગાળે આવી પ્રવૃત્તિઓમાંથી કશું જ નિપજતું નથી તમને પ્રમોશન મળતું નથી તમારા ટાર્ગેટ પૂરા થતા નથી અને લાંબા ગાળે તમારા તમારામાં હતાશા જાગે છે તમને જે કામમાં સફળતાની શક્યતા વધારે દેખાતી હોય તેને પ્રાયોરિટી આપો અને તેના પર તરત જ કામ શરૂ કરી દો એ જ પ્રમાણે કેટલીક જવાબદારીઓ અત્યારે જ પૂરી કરી દેવામાં ન આવે તો લાંબા ગાળે તેના તેના કારણે ઉલટાની જવાબદારી વધી જવાની શક્યતા હોય તો તે બાબતને પણ અત્યારે જ નિપટાવી દો તમે ઉત્સાહથી કામ કરવા માંગતા હો તો તે માટે કોઈ પ્રયત્ન પ્રેરણાત્મક સ્ત્રોતની જરૂર પડે છે બીજા શબ્દોમાં કહીએ તો કોઈ કારણ અથવા તો કોઈ હેતુ હોવું જોઈએ જેના પર કામ કરવાની તમને ઈચ્છા જાગી જો હેતુ પાર પાડવાની તમારી તમારા જીવનમાં મોટું પોઝિ પોઝિટિવ પરિવર્તન આવવાનું હોય તો તેને પાર પાડવા માટે સ્વાભાવિક રીતે જ તમે તમને વધારે પ્રેરણા મળશે તમારા પોતાના અને કંપનીના ઉજ્જવળ ભવિષ્યના હિતમાં હોય તેવા હેતુઓ પર હંમેશા તમારું ધ્યાન કેન્દ્રિત રાખો અને તેને ઝડપથી પૂરા કરવા પર ધ્યાન આપો ટાઈમ તો પોતાની ગતિએ આગળ વધતો જ રહેવાનો છે સવાલ એ છે કે તમે તેનો કેટલો સદુપયોગ કરવાના છો દર અઠવાડિયે કે દર મહિનેના અંતે તમે શું હાંસલ કરો છો તે જ પાછળ રહેવાનું છે ટાઈમ તો જતો ટાઈમ તો જતો રહેવાનો છે દર અઠવાડિયે અને દર મહિને સારા પરિણામો હાંસલ કરવા હોય તો તમે ટૂંકા ગાળામાં કેવા કામો કરો છો તેના પર તેના પર જ સૌથી મોટો આધાર હોય છે તમે ટૂંકા ગાળામાં જે પણ કામ કરવાના હો જે પણ પ્રવૃત્તિ પસંદ કરવાના હોવ તેના કેવા પરિણામો આવશે તેના વિશે સતત વિચારતા રહેશો તો જીવન અને કારકિર્દીમાં કઈક બાબતોની પ્રાયોરિટી છે તે આપોઆપ સ્પષ્ટ થવા લાગશે કાર્યક્ષમતા માટે વિશેષ કોશિશનો નિયમ પાડો કાર્યક્ષમતા આપોઆપ આવતી નથી તેના માટે વિશેષ પ્રયાસો કરવા પડે છે વિશેષ પ્રયાસો દ્વારા કાર્યક્ષમતા પેદા કરવાનો નિયમ કહે છે કે બધે બધી ઈચ્છાઓ પાર પાડી દેવા માટે ક્યારેય પૂરતો ટાઈમ હોતો નથી પરંતુ અગત્યના થોડા કામ માટે હંમેશા પૂરતો ટાઈમ ઉપલબ્ધ હોય છે બીજા શબ્દોમાં કહીએ તો બધા જ ક્ષેત્રોમાં બધા જ પ્રકારની સિદ્ધિઓ તમે હાંસલ કરી શકો તેવું શક્ય બનતું નથી પરંતુ તમે જે ક્ષેત્ર પસંદ કર્યું હોય તેમાં ઉચ્ચ કક્ષાની સિદ્ધિઓ જરૂર મેળવી શકો છો ટાઈમ દોડવા લાગે અને તમને થાય કે આ અગત્યનું કામ પૂરું નહીં થાય તો નુકસાન થશે આવું થાય ત્યારે મોટાભાગે એવું બનતું હોય છે કે તમે બાકી રહી જતું કામ પૂરું કરી દેવા માટે ક્યાંયથી ને ક્યાંયથી ટાઈમ કાઢી જ નો છો છેલ્લી ઘડીએ તમને કોઈ નવો રસ્તો સૂજી જ જાય છે અને તમને અઘરું પણ અગત્યનું અને અધૂરું રહી ગયેલું કામ પૂરું કરવાની તક મળી જાય છે તમે વહેલાસર કામ શરૂ કરી દો અને મોડે સુધી તેની પાછળ મથ્યા રહો નક્કી કરો કે આ કામ પૂરું નહીં કરીએ તો પછી તેનું જ પરિણામ આવશે તે ભોગવવા કરતાં અત્યારે વધારે મહેનત કરીને એવી સારી આવું થાય ત્યારે પરિણામ ભોગવવા કરવા પરિણામો ભોગવવા કરતાં કોઈપણ રીતે કામને નિપટાવી દેવાનો જોશ તમારામાં આવી જશે નિયમ તમારી બધી જ ઈચ્છાઓ અને અપેક્ષાઓ પૂરી કરવા માટે ક્યારેય પૂરો પૂરતો ટાઈમ હોતો નથી સ્પર્ધાના આ યુગમાં કોઈપણ બિઝનેસમાં ટકી રહેવા માટે મેનેજર પોતાની ક્ષમતા કરતાં દસથી ત્રીસ ટકા વધુ ક્ષમતાએ કામ કરવું પડે છે આટલું કામ કર્યા પછી જવાબદારી અને કામનો બોજો વધતા જ રહે છે એક સર્વે અનુસાર મેનેજરો પાસે પેન્ડિંગ પ્રોજેક્ટ અને રેડિંગ મટીરિયલ સહિત લગભગ ત્રણસોથી ચારસો કલાકનું કામ હંમેશા પેન્ડિંગ હોય છે હવે આટલા કલાકનું કામ પેન્ડિંગ પડ્યું રહેતું હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક બાબત ટાઈમસર પૂરી કરવી મુશ્કેલ છે બધા કામ પટાવીને નવરા થઈ જવું એવી તમારી કલ્પનાને તો કારણે જ કલ્પનાને તો કોરાણે જ મૂકી દો આવા સંજોગમાં ઉત્તમ રસ્તો એ છે કે તમારા સૌથી અગત્યના દસ કે વીસ ટકા કામો હોય તેના પર જ ધ્યાન આપો અને બાકીના બધા કામ સાઈડ પર જ રહેવા દો ડેડ ડેડલાઇન તો એક બહાનું છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ડેડલાઇનનું પ્રેશર હોય ત્યારે જ તે લોકો વધારે સારી રીતે કામ કરી શકે છે આ બાબતમાં થયેલા સંશોધન દર્શાવે છે કે આ વાત જરાય સાચી નથી સાચી વાત તો એ છે કે ડેડલાઇન સુધી કામ ડેડલાઇન સુધી કામ હાથ પર ન લેવાની આળસ કરીને પછી ડેડલાઇન નજીક આવે ત્યારે ફટાફટ કામે લાગી જતા લોકો હાથે કરીને ટેન્શન વહોરી વહોરી લે છે તે લોકો વધારે દબાણ નીચે કામ કરે છે વધારે ભૂલો કરે છે ભૂલો થયા પછી સુધારા સુધારા માટે વધારે કામ કરવું પડે છે અને કરેલું કામ ફરી કરવું પડે છે ડેડ ડેડલાઇન હેઠળ જ કામ કરનારા લોકો મોટાભાગે વધારે ખર્ચાળ રીતે કામ કરતા હોય છે ડેડ ડેડલાઇનમાં કામ થાય ત્યારે કામમાં ખામી રહી જાય છે અને તેને સુધારવા માટે ખર્ચ કરવો પડે છે તે લાંબા ગાળે નુકસાનકારક થાય છે છેલ્લી ઘડીએ જ બધા કામ પટાવવાની આદતને કારણે છેલ્લે ભાગદોડમાં કામ પૂરું કરવામાં વધારે ટાઈમ લાગતો હોય છે અને ઘણીવાર એકનું એક કામ ફરીવાર કરવું પડતું હોય છે તેને બદલે કામનું આયોજન કરીને ટાઈમસર એક પછી એક કામ પૂરું કરવાનું વધારે ફાયદાકારક છે યોજના પ્રમાણે કામ કરવાને કારણે કોઈ અંધારી મુશ્કેલી આવી ચડે તો તેને પણ પહોંચી વળવા માટે પૂરતો ટાઈમ મળી રહેતો હોય છે કોઈ પણ કામ કરવા માટે કેટલો ટાઈમ જોઈશે તેની બધી રીતે ગણતરી કર્યા પછી પણ તે માટે વીસ ટકા વધારે ટાઈમ ફાળવવો બીજું બીજું ડેડ નાઇન કરતાં કામને વહેલું પૂરી કરી કરી દેવાની હોડ લગાવો આ રીતે કામ કરવા લાગશો ત્યારે તમને નવાઈ નાખશે કે કેટલી નિરં કેટલી નિરાંતે કામ થાય છે તેનાથી ટાઈમસર અને સારી રીતે કોઈ પણ કામને પાર પાડી શકાય છે ઉચ્ચ કાર્યક્ષમતા માટે ત્રણ સવાલ તમારે સૌથી અગત્યના કામને ટાઈમસર પૂરું કરવા માટે તમારે ત્રણ સવાલ સતત પૂછવાના રહેતા હોવા જોઈએ પ્રથમ સવાલ મારી સૌથી મૂલ્યવાન પ્રવૃત્તિ કઈ છે આ સવાલને બીજી રીતે જોઈએ તો તમારે એ વિચારવાનું છે કે કઈ બાબતો પર તમારે ધ્યાન આપવાનું છે તમારે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ કે જેથી તમારા અંગત જીવનને તમારા કુટુંબને અને તમારી કંપનીને સૌથી વધારે ફાયદો થાય તેમ છે આ ખરેખર એક અગત્યનો સવાલ છે અને તેનો જવાબ તમને મળી જાય તો તમારું કામ આસાન થઈ જશે પરંતુ સવાલ એ છે કે આ સવાલનો જવાબ નક્કી કઈ રીતે કરવો પહેલાં તો તમે જાતે વિચારો તમને કોઈ એક જવાબ સ્પષ્ટ ન મળે તો પછી તમારા બોસને પૂછો તમારા સાથી કર્મચારીઓને અને તમારા હાથ નીચે કામ કરતા માણસોને પણ પૂછી શકો છો તમારા મિત્રો તથા તમારા સ્વજનોની પણ સલાહ દો કેમેરા દ્વારા દ્રશ્ય પર ફોકસ થાય અને એકદમ સ્પષ્ટ ચિત્ર ઉપસી આવે તે તે રીતે તમારા મનમાં તમારી સૌથી વધુ મૂલ્યવાન પ્રવૃત્તિ કઈ છે તે સ્પષ્ટ થઈ જાય તે પછી તમારું કામ શરૂ કરો બીજો સવાલ વારંવાર પૂછવાનો છે કે એવું કયું કામ છે જે ફક્ત હું જ કરું તો જ થાય તેમ છે અને તેનાથી ખરેખર પરિણામમાં ફરક પડી જાય તેમ છે મેનેજમેન્ટ ગુરુ પીટર ધ્રકર આ સવાલ પૂછ્યો છે વ્યક્તિગત ક્ષમતા હાંસલ કરવા માટે આ એક બહુ અગત્યનો સવાલ છે એવું કયું કામ છે જે ફક્ત તમે તમે જ કરી શકો છો અને તમે કરશો તો જ તે સૌથી ઉત્તમ રીતે પાર પડશે આ સવાલનો જવાબ તમારે જાતે શોધવાનો છે શોધવો પડશે અન્ય કોઈ વ્યક્તિ આનો જવાબ શોધવામાં તમને મદદ કરશે નહીં અને તમે જો આનો સાચો જવાબ મેળવી શક્યા તો તમારા જીવનમાં બહુ મોટું પરિણામ અને પરિવર્તન આવી જશે તમારા કરિયરમાં તેનાથી તમને બહુ મોટો ફાયદો થશે રોજે રોજ તમે આ સવાલ તમારી જાતને પૂછ પૂછતા રહી શકો છો અને જવાબ શોધતા રહી શકો છો જ્યાં સુધી સ્પષ્ટ અને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી તમારે અટકવાનું નથી આ સવાલનો સચોટ જવાબ શોધી કાઢ્યા પછી સૌ પ્રથમ તે કામ તમારે હાથ પર નહીં લેવાનું છે ત્રીજો સવાલ એ પણ એટલો જ અગત્યનો છે અપઘડી મારા ટાઈમનો સૌથી સદ ઉપયોગ હું શેમાં કરી શકું છું કોઈ પણ ઘડીએ આ સવાલ તમે પૂછી શકો છો અને તે વખતે જ તમારે નક્કી કરવાનું છે કે અત્યારે જ આ ક્ષણે આ સવાલ મને જાગ્યો છે ત્યારે મારા હાથમાં સૌથી અગત્યનું કામ કયું છે ટાઈમનો સદઉપયોગ માટે આ સવાલ બહુ અગત્યનો છે આ સવાલનો સાચો જવાબ મળી જાય તો તેમાંથી જ આળસને અનવિદા કહેવાનો ઉપાય મળી જાય છે તમને જવાબ મળી જશે તો તમારી કાર્યક્ષમતા અત્યંત વધી જશે દિવસનો એક એક કલાક તમારા માટે કિંમતી છે અને તે કલાકમાં તમે શું કામ કરો છો તે તમારા માટે બહુ મૂલ્યવાન સાબિત થાય છે માટે તમારું કામ એ છે કે આ સવાલ તમારે ખુદને સતત પૂછતા રહેવાનો છે સતત તમારે આ સવાલનો શોધી આ સવાલનો જવાબ શોધીને પછી પ્રવૃત્ત થવાનું છે જે કામ પહેલાં કરવા જેવું છે તે જ પહેલાં કરો અને પછીનું કામ તો ક્યારેય કરો જ નહીં ગટેએ કહ્યું છે કે જે કામ સૌથી અગત્યના હોય તેને ક્યારેય બિન અગત્યના કામોની દયા પર છોડી દેવા જોઈએ નહીં ઉપરના ત્રણ સવાલોના સચોટ જવાબ તમે મેળવી શકશો તો કામની પ્રાયોરિટી નક્કી કરવાનું આસાન થઈ જશે તમારી આળસ દૂર થઈ જશે તમારા માટે સૌથી વધારે મૂલ્યવાન હોય તે કામ તે કામ પર તમે નાગી જશો અને તમારા ટાઈમનો સદુપયોગ થવા લાગશે પરિણામોનો વિચાર કરો એક તમારા કામો પ્રવૃત્તિઓ પ્રોજેક્ટોની યાદી બનાવીને તેને ટાઈમ ટાઈમાંતરે ચકાસતા રહો યાદીનું એનાલિસિસ કરતી વખતે આ સવાલ પૂછતા રહો કયું કામ અથવા તો કયો પ્રોજેક્ટ એવા છે જે હું પોતે બહુ ઉત્તમ રીતે અને ટાઈમસર પાર પાડું તો મને મારા જીવનમાં અને મારા કેરિયરમાં ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થશે બે દિવસના કલાકો દરમિયાન તમે કેવા કેવા કામો કરવાના છો અને તેમાંથી કયું કામ આ કલાક માટે સૌથી અગત્યનું છે તે નક્કી કરતા રહો તે પછી સૌથી અગત્યના કામ માટે ટાઈમ ફાળવો તો બોલો આ કલાકે તમારા આ કલાકે તમારા માટે સૌથી અગત્યનું કામ કયું છે તમને જે બાબતથી સૌથી વધારે ફાયદો થવાનો છે તે તમારું ધ્યેય છે તમારું હાસન કરવા માટે યોજના બનાવી કાઢો અને તરત જ તે યોજના પર કામ કરવાનું શરૂ કરી દો ગટેના આ શબ્દો હંમેશા યાદ રાખો કે મનને કેન્દ્રિત કરો તો તે તરત જ ઉર્જાવાન બની જાય છે શરૂ કરો એટલે કામ પૂરું થઈ જ જાય છે ઉત્સાહને વિકસાવો આળસને દફન કરો નિત્ય જ્ઞાન ઓડિયોઝ આળસને કહો અનવિદા આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર તમારો દિવસ શુભ રહે આળસને કહો અનવિદા બ્રાયન ટ્રેસી નિત્યજ્ઞાન ઓડિયોઝ પ્રકરણ પાંચ આળસને ક્રિએટિવ બનાવો રોજ એક મોટું કામ પૂરું કરવા માટે ટાઈમ કાઢો તમારા રોજિંદા કામનું આગોતરું આયોજન કરો કેટલાક એવા નાના નાના કામોની યાદી અનેક તારવી દો જે સવારના ટાઈમમાં જ ગમે તેમ કરીને પૂરા કરી દેવાના છે તે પછી તરત જ દિવસનું સૌથી અગત્યનું કામ હાથમાં લો અને તેને પૂરું કરીને જંપો બોર્ડરૂમ રિપોર્ટ્સ કામને મુલતવી રાખવાની વાત આમ તો યોગ્ય નથી પણ તેમાં રચનાત્મક ઉમેરવામાં આવે તો તે વ્યક્તિગત કાર્યક્ષમતા માટે એક ઉત્તમ ટેકનિક સાબિત થઈ શકે છે તેના કારણે તમારું જીવન બદલાઈ જઈ શકે છે હકીકત એ છે કે તમારી ઈચ્છા હોય તે બધા જ કામો તમે પાર પાડી શકવાના નથી કેટલાક કામ તો એવા રહેવાના જ જેને મુલતવી રાખવા પડે એથી જ કેટલાક નાના કામને મુલતવી રાખી દો તેની સામે મોટા અને અગત્યના કામો હોય તેને હાથમાં લઈ લઉં જે કામ સૌથી અઘરું હોય તેને સૌથી પહેલાં કામમાં હાથમાં લઉં દરેક વ્યક્તિ થોડી આળસ તો કરતી જ હોય છે અમુક કામ તો મુલતવી રાખવા જ પડતા હોય છે પરિણામલક્ષી કામ કરનાર અને અધૂરા કામ કરનાર વચ્ચે શું તફાવત છે તમે કેવા પ્રકારના કામ મુલતવી રાખો છો તેના આધારે તમે ધાર્યું પરિણામ નવનાર સફળ માણસ છો કે કામ અધૂરા છોડી દેનાર નિષ્ફળ માણસ છો તે નક્કી થઈ જાય છે કેટલાક કામ મુલતવી રાખવાના જ છે તો આજે જ નક્કી કરો કે બિન મહત્વના કામ હું નહીં કરું તમારા જીવનમાં અને કારકિર્દીમાં જેનાથી બહુ વધારે ફાયદો થતો ન હોય તેવા કામને પડતા મૂકો અને અથવા તો બીજા પાસે તે કરાવી દો અગ્રતા ક્રમના બદલે અવગણના ક્રમ આ એક અગત્યનો મુદ્દો છે અગ્રતા ક્રમ નક્કી કરવાનો સાથે સાથે તમારે અવરો ક્રમ અથવા તો છેલ્લેથી કરવાના કામોનો ક્રમ પણ નક્કી કરવો પડે અગ્રતા ક્રમ એટલે એવા કામોની યાદી જે તમારે સૌ પહેલાં હાથમાં લેવા પડે અને જલ્દી પૂરા કરવા પડે તેની સામે અવરોક્રમ એટલે એવા કામોની યાદી જે તમારે ઓછા કે પછીથી કરવાના હોય અથવા તો બિલકુલ ન કરીએ તો પણ ચાલે નિયમ ઓછા મહત્ત્વની પ્રવૃત્તિ જેટલી ઓછી કરશો એટલું તમારા જીવન અને ટાઈમ પર તમે વધુ નિયંત્રણ રાખશો ટાઈમના સદુપયોગમાં સૌથી ઉપયોગી થાય તેવા શબ્દો છે ના તમે ના કહેતા શીખો તો ટાઈમ બચશે બહુ પ્રેમથી ના કહો પણ સ્પષ્ટપણે ના કહો અને તેમાં કોઈ ગેરસમજ ન થાય તે જોજો ટાઈમના મેનેજમેન્ટમાં તમે ના કહેવાની બાબતને કાયમ માટે સમાવી લેવાની છે તમારા જીવન અને ટાઈમ માટે જે પ્રવૃત્તિ બહુ મૂલ્ય બહુ મૂલ્યવાન ન હોય તેના માટે ના પાડતા શીખો પ્રેમથી જ ના કહેવાની છે પણ તેમાં મક્કમતા દાખવવાની છે જેથી તમારી ઈચ્છા વિરુદ્ધ પરાણે તમારી પાસેથી કોઈ કામ કરાવી જાય નહીં પહેલાં જ પહેલાં જ પ્રસંગે ના કહી દો અને જ્યારે પણ તક મળે ત્યારે તમે ના કહી દઈ કહી છે તે વાતની યાદ કરાવતા રહો યાદ રાખો તમારી પાસે બિનજરૂરી કામમાં તેની ટાઈમ છે જ નહીં કોઈ નવું કામ તમારે કરવાનું હશે તો હાલમાં જે પ્રવૃત્તિ ચાલતી છે તે તમારે અટકાવવી પડે અથવા તો તેને પૂરી કરવી પડે કોઈ કામ હાથમાં લેવાનું હોય તો બીજું કામ બીજું કોઈ કામ પડતું મૂકવું પડે રચનાત્મક રીતે ઉપયોગી રીતે કામ મુલતવી રાખવાની કદા તેને કહેવાય જેમાં બહુ વિચારવાનું નક્કી કરવાનું હોય કે હવે પછી અમુક કામ તો નથી જ કરવું અમુક કામ કદાચ ક્યારે કરવા પડે પરંતુ અત્યારે તેની પાછળ ટાઈમ બગાડશો નહીં એવો નિર્ણય તમે લઈ શકો તો તમે કામ મુલતવી રાખવાની કળામાં ક્રિએટિવ છો તેવું કહેવાય વિચારપૂર્વક કામને ટાળો મોટાભાગના લોકો અનાયાસે કામ મુલતવી રાખી દે છે પણ કેવા પ્રકારના કામ મુલતવી રહી ગયા તેના વિચાર કરતા નથી પરિણામે ઘણીવાર અગત્યના કામ પણ પેન્ડિંગ રહી જાય છે લાંબા ગાળાના મહત્ત્વના કામ અત્યારે મુલતવી રહી જાય તો ભવિષ્યમાં તેનાથી નુકસાન થવાનું જ છે અગત્યના કામ મુલતવી રહી ન જાય તે બાબતની તમારે ખાસ કાળજી લેવાની છે તમારે ઈરાદાપૂર્વક એવા કામ મુંતવી રાખવાના છે જેનાથી ખાસ કોઈ ફરક પડતો કે ફાયદો થતો ન હોય તેનાથી અગત્યના કામ માટે ટાઈમ મળી જશે તમારી પ્રવૃત્તિઓનું સતત એનાલિસિસ કરતા રહો અને નક્કી કરતા રહો કે કઈ પ્રવૃત્તિ કેટલી અગત્યની છે કઈ વધારે મૂલ્યવાન છે કઈ ઓછી મૂલ્યવાન છે વિચારીને નક્કી કરો કે કયા કામ મુલતવી રાખશો તો ખાસ નુકસાન નહીં થાય ઉદાહરણ તરીકે વાત કરીએ તો મારા એક મિત્ર કુંવારો હતો ત્યાં ગોલ્ફ રમવાનો શોખીન હતો દર અઠવાડિયે એ ત્રણ કે ચાર વાર મોકો શોધીને ગોલ્ફ રમવા ઉપડી જતો હતો આગળ જતાં તેણે પોતાના બિઝનેસ શરૂ કર્યો યોગ્ય સાથી શોધી પરણી ગયો અને બે બાળકો પણ થયા આ દરમિયાન તેનો ગોલ્ફ રમવાનો શોખ અકબંધ રહ્યો તે હજી પણ અઠવાડિયામાં ત્રણ કે ચાર દિવસ ગોલ્ડ ફ્રોમમાં પહોંચી જતો હતો જો કે ધીમે ધીમે તેને ખ્યાલ આવવા લાગ્યો કે હવે બિઝનેસ અને ઘરની જવાબદારીઓ વધી છે ત્યારે ગોલ્ડ ફ્રોમમાં માટેનો ટાઈમ એડજસ્ટ કરવો મુશ્કેલ બની રહ્યો છે ગોલ્ડ પાછળ ટાઈમ આપવાનો આપવાને કારણે બિઝનેસમાં અને ફેમિલીમાં સમસ્યા દેખાવા લાગી આખરે તેને ગોલ્ફનો શોખ છોડી અને બિઝનેસ તથા અંગત જીવનને પાટે ચડાવ્યા ટાઈમ ખાઈ જતી પ્રવૃત્તિ અવરાક્રમે મૂકો તમારી કોઈ કઈ પ્રવૃત્તિઓ સૌથી વધુ ટાઈમ ખાઈ જાય છે તે શોધી કાઢતા શીખો જેની પાછળ વધારે પડતો ટાઈમ જતો હોય તે પ્રવૃત્તિને તરત જ અટકાવી દો દાખલા તરીકે કલાકો સુધી ટીવી જોવાને બદલે તેટલો ટાઈમ કુટુંબીજનો સાથે ગાળો સારું પુસ્તક વાંચો કસરત કરો અને જીવનની ગુણવત્તા સુધરે તેવી પ્રવૃત્તિ કરો તમારી પ્રવૃત્તિઓ પર નજર નાખો અને વિચારો કે તેમાંથી કેટલા કામ અન્યને સોંપી શકાશે તે રીતે તમે કેટલીક જવાબદારીઓમાંથી છૂટા થઈ જશો તમારી પાસે ટાઈમ વધશે જે વધારે ઉપયોગી પ્રવૃત્તિમાં કામ આવશે આજથી જ વિચાર વિચારશીલ બની કામ મુલતવી રાખવાનું શીખો કયા કામ પેન્ડિંગ રાખવા જોઈએ તે વિશે વિચારશો તો જીવન અને ટાઈમ પર વધારે સારી રીતે નિયંત્રણ ધરાવતા થશો નિત્ય જ્ઞાન ઓડિયોઝ આળસને કહો અનવિદા આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ છ એબીસીડી ઈ e મેથડ આજમાવો તમારો દિવસ શુભ રહે આળસને ક્રિએટિવ બનાવો એક તમારા જીવનના તમામ પાસા વિશે નવેસરથી વિચારવાનું શીખો દરેક બાબતમાં ઝીરોથી શરૂઆત કરવાથી તમે સમજીને કામ કરો તમારી જાતને સવાલ પૂછો કે હવે મને ખબર પડી છે કે આ કામ મારે કરવાનું જેવું ન હતું તો શું ફરી આ કામ મારે આજે કરવું જોઈએ ખરું તમે નવેસરથી આજે વિચાર્યું અને તમને હવે સમજાયું કે અમુક પ્રવૃત્તિઓમાં તમારે પડવા જેવું નથી તો પછી તે કામો મુલતવી રાખી દેવા જોઈએ તેને જ કહેવાય છે કામને મુલતવી રાખવાની રચનાત્મક પ્રક્રિયા બે તમારા જીવન અને કરિયરના જે પણ કામો તમે તમારી હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવેસરથી મૂલવો કમસે કમ કોઈ એક એવી પ્રવૃત્તિ પસંદ કરો જે તમારે અત્યારે તાત્કાલિક છોડી દેવી જોઈએ તમારા વધારે મહત્ત્વના કામો પૂરા ન થાય ત્યાં સુધી આ પ્રકારની પ્રવૃત્તિ હાથમાં ન લેવાનો નિશ્ચય કરો પ્રવૃત્તિ પર ધ્યાન રાખો આળસ પર નહીં નિત્ય જ્ઞાન ઓડિયોઝ પ્રકરણ છ A B C D E method આજમાવો સફળતા માટે સૌ પ્રથમ જરૂરી છે કોન્સન્ટ્રેશન તમારી બધી જ ઉર્જાને એક જ બિંદુ પર કેન્દ્રિત કરો અને પછી બરાબર તે બિંદુ પર જ નિશાન નિશાન તાકો ડાબે કે જમણે જરાય નજર નાખવાની નથી વિનિયમ મેથ્યુઝ કામ શરૂ કરતા પહેલાં આયોજનપૂર્વક પ્રાયોરિટી ગોઠવવા વિશે જેટલા વધારે ઊંડા વિચાર કરશો એટલી વધારે સફળતા મળશે વધારે અગત્યના કામોને પ્રાયોરિટીમાં ગોઠવી શકશો તો કામને ઝડપથી પૂરું કરી શકશો સ્વાભાવિક રીતે જ કામ વધારે અગત્યનું હશે તેના પર જ વધારે ધ્યાન આપવાનું તમે આયોજન કરશો રોજે રોજ કામની પ્રાયોરિટી નક્કી કરવા માટે એક ઉપયોગી મેથડ છે A B C D E method આ મેથડ એટલી સહેની અને અસરકારક છે કે ફક્ત તેના ઉપયોગ માત્રથી જ તમે વધારે ધાર્યા પરિણામો લાવવા કાર્યક્ષમ વ્યક્તિ બની શકો છો કાગળ પર વિચાર કરો આ મેથડની સફળતાનું રહસ્ય તેની સરળતામાં રહેલું છે જુઓ જુઓ કેટલું સહેનું છે તમારે એક કાગળ લેવાનો છે અને તેના પર આવતીકાલે શું શું કરવાની છે તેની નોંધ લખવાની છે બસ કાગળ પર તમારે વિચારવાનું છે તમારા કામોની યાદી તૈયાર થઈ જાય એટલે તે દરેકને તેમના એ બી સી ડી ઈ પ્રમાણે કેટેગરીમાં વહેંચી દેવાના તરત જ સમજાઈ જાય તેવી વાત છે એ સામે નોંધેલું કામ સૌ સૌથી અગત્યનું છે તે કામ આજે જ કરી નાખવું પડે જેમ કે એક મહત્ત્વના ગ્રાહકને આજે જ સંપર્ક સાધવાનો અથવા તો બોસે જે માંગણી કરી હોય તે રિપોર્ટ તૈયાર કરીને સોંપી દેવો આ કામ એવા છે કે તમારે કંટારાજનક લાગતા હોય તો પણ તમારા માટે સૌથી અગત્યના છે અને સૌથી પહેલાં તે પૂરા કરવાના છે ઘણીવાર એવું બને છે કે તમારા માટે એક વધારે કામ બહુ અગત્યના હોય તો તમે તે દરેક કામને સામે એ વન એ ટુ અને એ થ્રી એવી નિશાણી પણ કરી શકો છો હવે તમારા માટે એ વન સૌથી વધુ અગત્યનું કામ થઈ ગયું થશે હવે તેના બદલે કરવાનું જ છે તમારી લિસ્ટમાં બી તરીકે નોંધાયેલું કામ એવું છે જે તમારે થાય તે કરવાનું છે તે કામ થોડું અગત્યનું છે પણ એ જેટલું અનિવાર્ય નથી દાખલા તરીકે ઇમેજ ચેક કરવાનું કામ નિયમ એવો છે કે તમારું એ કામ પૂરું થઈ ગયું ન હોય ત્યાં સુધી બી કામ હાથમાં લેવું નહીં સી સામે નોંધાયેલું કામ એટલે કરો તો ચાલે ન કરો તો પણ ચાલે જેમ કે મિત્રને ફોન કરવો ઓફિસમાં કોઈ સાથે જમવા જવું વગેરે આ બધા એવા કામ છે કે જેનાથી તમારી કારકિર્દીમાં કોઈ ફરક પડતો નથી ડી કેટેગરીમાં આવતા કામને એવી રીતે સમજી શકાય કે આ કામ કોઈને સોંપી શકાય છે મતલબ કે અન્ય કોઈને આ પ્રકારના કામ સોંપી દઈએ તો ચાલે નિયમ તો એવું જ કહે છે કે જે કામ તમે બીજા પાસે કરાવી શકતા હોવ તો એવા કામ તેને સોંપી જ દેવા જેથી તમે પોતાને વધુ અગત્યના કામ માટે મુક્ત થઈ શકો ડી કામ બીજાઓને સોંપીને એ કામ પર ધ્યાન આપી શકો છો એ પ્રકારના કામો એટલે એનિમિનેટ કરી શકાય તેવા કામો તમારી યાદીમાંથી તેને ભૂસી નાખો તો પણ ચાલે એ સામે નોંધાયેલા કામ ન કરો તો પણ કોઈ ફરક પડતો નથી આ યાદીમાં એવા કામ હશે કે જે અગાઉ કદાચ થોડા ઉપયોગી હતા પણ હવે ટાઈમ વીતી ગયા પછી તેને કોઈ જ ઉપયોગીતા નથી આવા કામ હકીકતમાં તમે આદતવશ કર્યા કરો છો અથવા તો તે તમારા શોખનો વિષય હોય છે તેમાં તમને આમ મજા આવતી હોય છે પરંતુ બીજી રીતે વિચારો તો ખ્યાલ આવશે કે આવા કામ આવા કામ પાછળ તમે જેટલો ટાઈમ ગાળો છો તેટલો તમારો ટાઈમ અન્ય અગત્યના કામ કરવા માટે ઓછો થાય છે આ રીતે તમે તમારા કામને એ બી સી ડી ઈ કેટેગરીમાં વહેંચી નાખશો તો તમારું જીવન બહુ વ્યવસ્થિત થશે તમારો ટાઈમ વેડફવાનો અટકશે અને તમે હંમેશા અગત્યના કામો ઝડપથી પૂરા કરવા તૈયાર રહેશો તરત જ અમલ કરો આ મેથડ એકદમ સરળ પણ તેનો ફાયદો ત્યારે જ મળે જ્યારે તમે ઝડપથી તેનો અમલ કરો કામ એ કેટેગરીનું છે એ નક્કી કરી નાખ્યું પણ પછી તેને પૂરું કરવાના કોઈ પણ પગલા ન લીધા તો મેથડ કામ આવતી નથી તેના બદલે એકવાર કામની કેટેગરી એ નક્કી થઈ જાય અને તરત જ તેનો અમલ શરૂ કરીને તેને પાર પાડવું જોઈએ આ માટે તમારે મજબૂત ઈચ્છા શક્તિ કેળવવી પડશે કે હું તરત જ એ કામ હાથમાં લઈશ અને તેને પૂરું કરીને જ જંપીશ બીજું તમારા અગત્યના કામોમાંથી વળી એ વન કામ કર્યું છે તે યોગ્ય રીતે નક્કી કરવાની એનાલિસિસની આવડત તમારામાં જેટલી વધારે સારી હશે તેટલું વધારે સચોટ તમારું આયોજન હશે યોગ્ય નિર્ણય લેવાયો હશે તો તમને સક્રિય થવા માટે એક જોરદાર પ્રારંભ મળશે તમે એ વન પ્રકારના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી જશો તો તમને જણાશે કે તમે તમારી આસપાસના અન્ય લોકો કરતાં વધારે ઝડપથી અને અસરકારક રીતે કામ કરી રહ્યા છો A B C D E method આજમાવો એક તમારા કામોની યાદી અત્યારે જ ચકાસો એનું એનાલિસિસ કરો અને પછી તેમાં તેની સામે એ બી સી ડી ઈ કેટેગરીની નિશાની કરી દો તેમાંથી હવે તમારે એ વન કક્ષામાંના કામ અલગ તારવો અને તેના પર તરત જ અમુજ અમલ શરૂ કરો એ પ્રકારની શિસ્તતા કેળવો કે તમારું આ સૌથી અગત્યનું કામ પૂરું ન થાય ત્યાં સુધી તમે તમારું ધ્યાન અન્ય કોઈ બાબત પર જવા દેશો નહીં બે તમારા હાથ પરના ચેતનાપન પ્રોજેક્ટ્સ હોય તે દરેકને આ A B C D E method લાગુ પાડો આગામી એક મહિના સુધી આ મેથડ પ્રમાણે જ આ પ્રોજેક્ટો પર કામ કરો એક મહિનામાં જ તમને એવી આદત પડી જશે કે તમારા તમે તમારા અગત્યના કામો પર જ સૌથી વધુ ધ્યાન આપવા લાગશો અને તમારું ભવિષ્ય વધારે સુરક્ષિત બનવા લાગશે આળસ જીવતા માણસની કબર છે પ્રકરણ સાત પરિણામલક્ષી પ્રવૃત્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો આપણે તન અને મનથી કોઈ એક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરીએ ત્યારે સમસ્યાનો ઉકેલ સમસ્યા ઉકેલવાની આપણી શક્તિ અનેક ગણી વધી જાય છે નોર્મન વિન્સેટ પિન તમે ખુદને વારંવાર પૂછી શકો અને હંમેશા ઉપયોગી નીવડે તેવો એક સવાલ છે મારી નોકરી શા માટે સલામત છે મજાની વાત એ છે કે મોટાભાગના કર્મચારીઓને ખબર નથી હોતી કે તેમની નોકરી શા માટે તકી છે તમને ખબર ન હોય કે તમારી નોકરી શા માટે ટકી છે અથવા તો શા માટે નોકરી પર લેવાયા છો તો તમે તો તમે ઉત્તમ કક્ષાની કામગીરી બજાવી શકશો નહીં તમે અપેક્ષા પ્રમાણોની પરિણામલક્ષી એટલે કે રિઝલ્ટ ઓરિએન્ટેડ કામગીરી નહીં બજાવો તો પ્રમોશન પણ નહીં મળે પગાર વધારો પણ નહીં મળે સરળ શબ્દોમાં વાત કરીએ તો તમે અમુક ચોક્કસ ફરજ બજાવવા નોકરી પર રાખવામાં આવ્યા છે તમે આ ફરજ કેટલી અને કેવી રીતે બજાવો છો તેના આધારે તમને મહેનતાનું મળવાનું છે તમારે અન્ય કર્મચારીઓ સાથે મળીને કામ કરવાનું છે સૌના સહિયારા પુરસાદથી કંપની ઉત્પાદનનું અથવા તો સર્વિસ પૂરું પાડવાની કામ ચાલતું હોય છે ગ્રાહકો આવા ઉત્પાદન કે સેવાની ખરીદી કરે છે તમારી કામગીરીની વિચાર કરીએ તો તેને લગભગ પરિણામલક્ષી પાંચ કે સાત ક્ષેત્રોમાં અથવા તો પાંચ કે સાત પ્રકારમાં વહેંચી શકાય તેનાથી વધારે પ્રમાણમાં કોઈ પણ કામગીરીને વહેંચવી લગભગ મુશ્કેલ હોય છે આવી પાંચ કે સાત પ્રકારની કામગીરીમાં તમારો સારો દેખાવ કરવાનો હોય છે કંપનીની આ પ્રકારની વિવિધ કામ કામગીરીમાં તમારે અન્ય કર્મચારીઓ સાથે તમારો યોગ્ય ફાળો આપવાનો હોય છે તેની સામે તમારા માટે સૌથી અગત્યની પરિણામલક્ષી ફરજ હોય છે તેના માટે તમે પોતે જ જવાબદાર રહેશો તે કામગીરી તે કામગીરી સામૂહિક રીતે નહીં પણ તમારે એકલાએ બજાવવાની છે તે તમારા માટે કી રિઝલ્ટ એરિયા છે જો આ કામગીરી તમે નહીં બજાવો તો કંપનીનો બીજો કોઈ કર્મચારી તે પૂરી કરવાનો નથી આ કામગીરી સંપૂર્ણપણે તમારી ફરજનો ભાગ છે તમારા દ્વારા જ તે થવી જોઈએ અને તેના પર તમારું સંપૂર્ણ નિયંત્રણ હોય છે તે કામ એવું પણ હોય કે તમે તે પૂરું કરો પછી આગળ તેના પર અન્ય લોકો કામ કરવાનું હોય છે શરીરના મહત્ત્વના અંગોની કામગીરી જેમ કે કી રિઝલ્ટ એરિયાની કામગીરી અગત્યની હોય છે મન હૃદય ફેફસા શ્વાસોશ્વાસ દરેકની કામગીરી જીવન આવશ્યક છે એક પણ અંગ તેની કી રિઝલ્ટ એરિયાની કામગીરીમાં નિષ્ફળ જાય તો શરીરનું બાકીનું તંત્ર ભાંગી પડે તે જ રીતે તમે કોઈ એક કામગીરી બરાબર ન બજાવો તો તમારી નોકરી સામે જોખમ ઊભું થઈ શકે છે મેનેજમેન્ટ અને સેલ્સના અગત્યના સાત કાર્યક્ષેત્રો કોઈપણ કંપનીના મેનેજમેન્ટની કામગીરી આપણને એટલી બાબતોમાં વહેંચી વહેંચવી શકીએ છીએ પ્લાનિંગ એટલે આયોજન ઓર્ગેનાઇઝિંગ સંકલન સ્ટાફિંગ એટલે ભરતી ડેનિગેટિંગ એટલે કામની વહેંચણી સુપરવાઇઝરિંગ એટલે દેખરેખ મેઝરિંગ એટલે પરિણામોની ચકાસણી અને રિપોર્ટિંગ એટલે વિગતો અને માહિતીનું એકત્રીકરણ કોઈપણ સફળ મેનેજર આ આ તમામ પ્રકારની કામગીરીમાં નિપુણતા મેળવવી પડે કોઈ એક ક્ષેત્રમાં નબળી કામગીરી બજાવતો બજાવો તો તેના કારણે તમને મેનેજર તરીકે નિષ્ફળ નિષ્ફળતા મળે સાયન્સ વિભાગની અગત્યની કામગીરી જોઈએ તો તેમાં સ્વાભાવિક ગ્રાહકો શોધવા તેમની સાથે સંપર્ક અને સંબંધ સ્થાપવો તેમનો વિશ્વાસ કેળવી તેમની જરૂરિયાતો જાણવી તેમની સમક્ષ પોતાના ઉત્પાદનો કે સેવા રજૂ કરવા તેની ખરીદી કરવા માટે તેમને મનાવી દેવા વેચાણ પાર પાડવું તે પછી ઓર્ડર મેળવવો અને તેમની પાસેથી અન્ય ગ્રાહકો માટે રેફરન્સ મેળવવો આમાંથી કોઈ પણ કામગીરી અધકચી અધકચરી રીતે થાય તો આગળનું કામ અટકી જવાનું સંપર્ક અને સંબંધ પછી પોતાનું ઉત્પાદન ઉપયોગી છે તેવું ગ્રાહકને ઘરે ઉતારી ન શકીએ તો વેચાણ થાય નહીં સરવાળે કુલ વેચાણ ઓછું થવાનું અને તમે સેલ્સ પર્સન તરીકે નિષ્ફળ ગણાશો તમે જે પણ કામગીરી કરતા હોવ તેને પાર પાડવા તમારે તમારી જરૂરી આવડત હોવી જોઈએ કામગીરી સુ કામગીરી સુપેરે પાર પાડવા માટે જરૂરી જ્ઞાન આવડત વિશેષતામાં પણ ટાઈમ પ્રમાણે ફેરફાર આવતો હોય છે જુદા જુદા સંજોગોમાં જુદી જુદી અપેક્ષાઓ રાખવામાં આવે છે તમે અમુક પ્રકારની વિશેષ આવડત કરવી લો તો તમને અમુક ફરજ સોંપવામાં આવશે અને તે તમે તે પાર પાડતા રહેશો પરંતુ તમે સફળતા મેળવીને વધારે આગળ વધી શકો છો કેમ કે તેનો આધાર તમારા ક્ષેત્રની મહત્ત્વની પરિણામલક્ષી કામગીરીમાં તમે કેવા પાર ઉતરો છો તેના પર હોય છે આવી પરિણામલક્ષી કામગીરી કેવા પ્રકારની હોય છે અને તેમાં શું જરૂરી છે સ્પષ્ટતા સૌથી જરૂરી પોતાના ક્ષેત્રમાં સફળતા માટે સૌપ્રથમ તમે પરિણામલક્ષી કામગીરી કઈ છે તેની સ્પષ્ટતા કરી લેવી તમારા બોસ સાથે ચર્ચા કરીને નક્કી કરો કે કઈ કામગીરી કી રિઝન્ટ એરિયાની છે તમારે શું કરી બતાવવાનું છે તેનું સ્પષ્ટ નિષ્ઠ બનાવો આ કામગીરી વિશે તમારે તમારા ઉપરી સાથે તેમજ તમારા હાથ નીચે કામ કરતા માણસો સાથે પણ સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે ઉપરના અને નીચેના બંને લેવલ કઈ કામગીરી પરિણામલક્ષી છે તે વિશેની સ્પષ્ટતા અને સહમતી જરૂરી છે દાખલા તરીકે સેલ્સ પર્સન માટે કસદાર ગ્રાહકની અપોઇન્ટમેન્ટ મળે તે સૌથી અગત્યનું છે તે કામગીરી તેના માટે કી રિઝલ્ટ એરિયાની ગણાય એકવાર એપોઇન્ટમેન્ટ મળે અને સંભવિત ગ્રાહક સાથે ચર્ચા થાય તો જ આગળ વેચાણ સંભવ બને તે રીતે ગ્રાહક સાથે મુલાકાત પછી ખરેખર વેચાણ કરવું કે કરવું તે પણ કી રિઝન્ટ એરિયાની એટલે કે મહત્વની પરિણામલક્ષી કામગીરી છે એકવાર સેન્સ પર્સન ઓર્ડર નહીં આવે તે પછી કંપનીના અન્ય વિભાગના જુદી જુદી કામગીરી શરૂ થતી હોય છે તેમાં વસ્તુનું ઉત્પાદનથી માંડીને તેની ડિલિવરી સુધીની બાબતોનો સમાવેશ થાય છે બીજી બાજુ કંપનીના માલિકે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ માટે બેંક પાસેથી નોંધ મેળવવું હોય તે મુખ્ય પરિણામલક્ષી કામગીરી હોઈ શકે તે જ રીતે સારા માણસો શોધવા અને પોતાને ત્યાં તેમને નોકરીએ રાખવા તે પણ એક કી રિઝન્ટ એરિયામાં આવે છે રિસેપ્શનિસ્ટ અને સેક્રેટરીની વાત કરીએ તો તેમના માટે પણ કી રિઝલ્ટ એરિયો હોય છે જેમ કે ફોન પર સારી રીતે જવાબ આપવા અને બોસ બોસ માટે પત્ર ટાઈપ કરવા ડિસ્પેચ કરવા વગેરે વ્યક્તિ પોતાના ક્ષેત્રની પરિણામલક્ષી કામગીરી કેટલી સારી રીતે પાર પાડે છે તેના આધારે જ તેને પ્રમોશન અને પગાર વધારો મળતા હોય છે ખુદનું જ મૂલ્યાંકન કરો એકવાર તમે તમારી પરિણામલક્ષી કામગીરી વિશે સ્પષ્ટ થઈ જાઓ તે પછી બીજું પગલું છે તે કામગીરી તમે કેટલી સારી રીતે બજાવો છો તેનું મૂલ્યાંકન કરવાની એકથી દસના સ્કેલમાં તમારે જાતે જ તમારો ગ્રેડ નક્કી કરવાનો છે એક માર્ક્સ એટલે નિષ્ફળતા અને પૂરા દસ ગ્રેડ એટલે સૌથી સારી સફળતા તમારી કામગીરીના દરેક તબક્કા તબક્કે તમે અલગ અલગ ગ્રેડ આપી શકો છો તમારા સ્ટ્રોંગ પોઈન્ટ કયા છે અને વીક પોઈન્ટ કયા છે કઈ બાબતોમાં તમે ધાર્યું પરિણામ મળતું નથી અને કઈ કામગીરીમાં તમે શ્રેષ્ઠ સાબિત થાઓ છો નિયમ તમારી કામગીરી જે પોઈન્ટ પર નબળી સૌથી નબળી હોય ત્યારે તમારે તમારી આવડત અને શક્તિઓને સૌથી વધારે ભારપૂર્વક કામે લગાડવાના છે